વાંચો નીકળ્યો વાંચો નીકળ્યો બહુ સારું પડે સત્તાત્મા છું वे सत्तात्मा तू हूँ वे सत्तात्मा तू हूँ वे सत्तात्मा तू हूँ परम ज्योति सर्वश्रेष्ठ भगवान छो હું પરમ જ્યોતિ સર્વ ભગવાન છું હું પરમ જ્યોતિ સ્વરૂપ શ્રેષ્ઠ ભગવાન છું હું પરમ જ્યોતિ સ્વરૂપ શ્રેષ્ઠ ભગવાન છું હું પરમ જ્યોતિ સ્વરૂપ શ્રેષ્ઠ ભગવાન રસન કાયાથી સત્સન ગુરુ એવો ઉમાન રસન કાયાથી સત્સન ગુરુ એવો ઉમાન સજ્જન કાયાથી સત્તન સિંગેવો શુદ્ધાત્મા ઉમાન વચન કાયાથી સત્તન સિંગેવો શુદ્ધાત્મા છું મન વચન કાયાથી શબ્દ નખો એવો સાધુ મન વચન કાયાથી શબ્દ નખો એવો સાધુ હું ભાવ કર્મથી મુક્ત તેઓ શુદ્ધાત્મા છું હું ભાવ કર્મ થી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું હું દ્રવ્ય કર્મ થી મુક્ત એવો શુદ્ધાત્મા છું દ્રવ્ય કર્મ થી સર્વથા મુક્ત સદૈવ સ્વસ્થાત્મા છું હું પૂજગલ કરમથી સર્વથા મુક્ત એવો સ્વસ્થાત્મા છું હું નો કરમથી મુક્ત એવો સ્વસ્થાત્મા મોકરમ શ્રી સર્વથા મુક્ત એવ મોકરમ શ્રી સર્વથા મુક્ત એવ સ્વસ્થાત્માસુ હું જ્ઞાનાવરણ સર્વથી મુક્ત એવ સ્વસ્થાત્માસુ જ્ઞાનાવરણ સર્વથી સર્વથા મુક્ત એવો સ્વસ્થાત્માજો જ્ઞાનાવરણ સર્વથી મુક્ત એવો સ્વસ્થાત્માજો મુક્ત એવો સ્વસ્થા ઘટનાવરણ ધર્મથી સર્વથા મુક્ત એવો સ્વસ્થાત્માશો હું મોહનીય કર્મથી મુક્ત એવો સ્વસ્થાત્મા છું મોહનીય કર્મથી સર્વથા મુક્ત એવો સ્વસ્થાત્મા છું વિઘ્ન પર પછી મુક્ત થયો સાતા કર્મ થી મુક્ત મુક્તાત્મા છું હું કલ્પિત દુઃખથી મુક્ત એવો મુક્તાત્મા છું હું કલ્પિત દુઃખથી મુક્ત એવો મુક્તાત્મા છું અગાતા ભેદનીય કર્મથી મુક્ત એવો સત્તાત્મા છો હું નામ રૂપ કર્મથી મુક્ત એવો સત્તાત્મા છું હું નામ રૂપ કર્મથી સર્વથા મુક્ત એવો સત્તાત્મા છું માનરૂપ કર્મથી સર્વથા મુક્ત એવો હું લોક પૂજ્ય ગોત્રથી મુક્ત એવો સ્વત્તાત્મા છું હું લોક નિંદ્ય ગોત્રથી મુક્ત એવો સ્વત્તાત્મા છું હું લોક નિંદ્ય ગોત્રથી મુક્ત એવો પૂર્વાંકાયથી મુક્ત એવો શુદ્ધ સાધુ પૂર્વાંકાયથી મુક્ત એવો શુદ્ધ સાધુ હું જાતવાંકાયથી મુક્ત એવો શુદ્ધ સાધુ મુક્ત એવો કાપી પૂરતી મુક્ત એવો સ્વસ્થાત પાછો હું લોક નિંદ્ય ગોત્રથી મુક્ત એવો સ્વસ્થાત પાછો હું લોક નિંદ્ય ગોત્રથી સર્વતા મુક્ત એવો સ્વસ્થાત પાછો મુક્તેરો સદાત્મા છો જન્મ મરણ થી સર્વથા મુક્તેરો સદાત્મા છો અજન્મા અમારે બહુ સદાત્મા છું કરતા પદે ભ્રાંતિ પદે જેનાથી મુક્ત થયો સત્તા સાધુ ભોગતા પદે ભ્રાંતિ પદે જેનાથી મુક્ત થયો સત્તા સાધુ ભોગતા પદે ભ્રાંતિ પદે જેનાથી મુક્ત થયો હસતા ફોસતા એ ભ્રાંતિ છે તેનાથી સર્વથા મુક્ત એવો સ્વસ્થતા સાધો પુણ્યાચાર પાપાચાર એ ભ્રાંતિ તેનાથી મુક્ત એવો સ્વસ્થતા સાધો પુણ્યાચાર પાપાચાર એ તેનાથી સર્વતા મુક્ત એવો પાપાચારે શાંતિ છે તેનાથી સર્વતા મુક્ત એવો સ્વપ્નાત્મા કૂટ એવો કૂટ એવો છે તેનાથી થી મુક્ત એવો સત્તાત્મા છે એવો ફૂટેવો એ શાંતિ જેનાથી સર્વતા મુક્ત એવો સત્તાત્મા અનંત જ્ઞાન વાળો છું અનંત જ્ઞાન મળો છો જ્ઞાન વાળો છો અનંત જ્ઞાન વાળો છો અનંત જ્ઞાન વાળો છો અનંત જ્ઞાન વાળો છો અનંત જ્ઞાન વાળો છો અનંત જ્ઞાન વાળો છો અનંત જ્ઞાન વાળો સજ્ઞાન વાળો છું અનંત સજ્ઞાન વાળો છું અનંત સજ્ઞાન વાળો છું અનંત સજ્ઞાન વાળો છું અનંત સજ્ઞાન વાળો છું અનંત સજ્ઞાન વાળો છું અનંત સજ્ઞાન વાળો છું સંજ્ઞાન વાળો છું અનંત સંજ્ઞાન વાળો છું અનંત સંજ્ઞાન વાળો છું અનંત સંજ્ઞાન વાળો છું જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી જેની સામે હું અનંત જ્ઞાન વાળો છું પ્રકારના હોવાથી શરીર સામે હું અનંત જ્ઞાન કરું છું અનેક પ્રકારના હોવાથી શરીર સામે હું અનંત જ્ઞાન કરું છું અનેક પ્રકારના હોવાથી શરીર સામે હું અનંત જ્ઞાન વાળો છું પ્રકારના પ્રવાસે ત્યારે સામે હું અનંત જ્ઞાન વાળો છું અનંત જ્ઞાન વાળો એવો સ્વતા છું અનંત જ્ઞાન વાળો એવો સ્વતા છું જ્ઞાન ભાવો એવો ઉત્સાહ માગો અનંત જ્ઞાન ભાવો એવો ઉત્સાહ માગો અનંત જ્ઞાન ભાવો એવો ઉત્સાહ માગો અનંત જ્ઞાન ભાવો એવો ઉત્સાહ માગો સદસ્યન વાળો છું હું અનંત સદસ્યન વાળો છું હું અનંત સદસ્યન વાળો છું હું અનંત સદસ્યન વાળો છું હું અનંત સદસ્યન વાળો છું વાળો છું સતત સંવાળો છું આનંદ સતત સંવાળો છું આનંદ સતત સંવાળો છું આનંદ સતત સંવાળો છું આનંદ સતત સંવાળો છું આનંદ સતત સંવાળો છું આનંદ સતત સંવાળો છું આનંદ સતત સંવાળો છું વાળો છું અનંત સદર્શન વાળો છું અનંત સદર્શન વાળો છું અનંત સદર્શન વાળો છું અનંત સદર્શન વાળો છું અનંત સદર્શન વાળો છું દ્રશ્યો અનેક પ્રકારના હવાથી જેની સામે હું અનંત સદર્શન વાળો છું પ્રકારના હવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું સત્યો અનેક પ્રકારના હવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું સત્યો અનેક પ્રકારના હવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું હું અનંત દર્શન વાળો છું હું અનંત દર્શન વાળો એવો અનંત દર્શન વાળો એવો અનંત વાળો છું અનંત શક્તિ વાળો છું અનંત શક્તિ વાળો છું અનંત શક્તિ વાળો છું અનંત શક્તિ વાળો છું અનંત શક્તિ વાળો છું અનંત શક્તિ વાળો છું અનંત શક્તિ વાળો છું અનંત શક્તિ વાળો છું تتلقي غلط وعن تتلقي غلط ولم تتلقي غلط وعن تتلقي غلط ولم تتلقي غلط وعن تتلقي غلط ولم تتلقي غلط وعن تتلقي غلط ولم تتلقي غلط وعن تتلقي غلط ولم تتلقي غلط ولم تتلقي غلط ولم تتلقي غلط ولم تتلقي غلط Tuhanan kekasila Rasul Tuhanan kekasila Rasul Tuhanan kekasila Rasul okay જતા બીલો અનેક પ્રકારના હોવાથી જ્યારે ત્યારે હું અનંત શક્તિ વાળો છું ઓકે જતા બીલો અનેક પ્રકારના હોવાથી ત્યારે ત્યારે હું અનંત શક્તિ વાળો છું દીકરો અનેક કૃપાના ભવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું ઈજ્ઞો અનેક પ્રકારના ભવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું વિઘ્નો અનેક પ્રકારના ભવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું શરીરનો અનેક પ્રકારના હોવાથી જેની સામે હું અનંત શક્તિ વાળો છું મોક્ષે થતા અનેક પ્રકારના હોવાથી જેની સામે હું અનંત શક્તિ વાળો છું મોક્ષે થતા ગીતનો અનેક પ્રકારના હોવાથી અનંત સેવા અનેક પ્રકારના ભવા વાળો છું મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના ભવા છે અનંત શક્તિ મારો કરો અનંત શક્તિ મારો કરો અનંત શક્તિ મારો કરો અનંત શક્તિ વાળો એવો ભક્તા વાસો મોહની અનેક પ્રકારની ભવાતી જેની જાણે હું અનંત સુખનું દાન છું મોહની અનેક પ્રકારની ભવાતી જેની જાણે હું નામે હું અનાજ નું નામ છું અનેક પ્રકારની હવા છે જેની નામે હું અનંત સુખ નું નામ છું અનંત સુખ ધામ એવો સંસ્કાર ના પર રામ એવો સત્કાર નામો અનંત સુખ રામ એવો સત્કાર નામો અનંત સુખ રામ એવો સત્કાર નામો અનંત સુખ રામ એવો સત્કાર નામો અનંત સુખધામ એવો સુખધામ અનંત સુખધામ એવો સુખધામ પાછો અનંત સુખધામ એવો સુખધામ પાછો અનેક પ્રકારના હવાથી જ્યારે જ્યારે હું અનંત જ્ઞાન વાળો છું સત્યો અનેક પ્રકારના હોવા છે સામે હું આનંદ પ્રદર્શન વાળો છું અનેક પ્રકારના હોવા છે જેની સામે હું અનંત જ્ઞાન વાળો છું અનેક પ્રકારના હોવાથી જેની સામે હું અનંત લક્ષણ વાળો છું બીજનો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું મોક્ષે જતા ગીતો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું મોહની કૃપાલી ભવાતી હરી રાજા હું આનંદ કૃષ્ણ રામ છું મોહની અનેક પ્રકારની ભવાતી હરી સાગર હું આનંદ કૃષ્ણ રામ છું હું અનંત સુખ રામ કરો સુખદાર સાધુ અનંત સુખ રામ કરો સુખદાર અનંત સુખ ધામ એવો સ્વસ્થાત્મા છું હું અજ્ઞાભાસ કરું છું હું અજ્ઞાભાસ કરું છું હું અજ્ઞાભાસ કરું છું હું અજ્ઞાભાસ કરું છું માન ભજન કાયા એ માતા પિતા છે હું અગિયાર લાખ ચલાવ્યો છું રાજા વચન કાયાએ પીડા છે હું અગિયાર લાખ ચલાવ્યો છું હું અવિનાશી છું હું અવિનાશી છું હું અવિનાશી છું હું અવિનાશી છું મન વચન કાયા એ વિનાશી છે હું અવિનાશી છું મન વચન કાયા વિનાશી છે હું અવિનાશી છું ભગવાનની સર્વ રિલેટિવ માયા વિનાશી છે હું અવિનાશી છું ભગવાનની સર્વ રિલેટિવ માયા અજ્ઞાતિ છે હું અજ્ઞાતિ છું ભગવાન ની સર્વ રિલેટિવ માયા અજ્ઞાતિ છે હું અજ્ઞાતિ છું હું અવ્યય છું અવ્યય છું હું અવ્યય છું હું અવ્યય છું છો માન ભજન કાયા નો જય સદા છે ઉભા કે છો માન ભજન કાયા નો જય સદા છે ઉભા કે છો સંપત્તિ નો જય સદા છે આ સંપત્તિ નો જય સદા આ સંસારની સર્વ સંપત્તિ નો વ્યય થનાર છે હું અનુભવ છું હું અચ્યુત મન વચન કાયે શુદ્ધ રાખે વસ્તુ છો મન વચન કાયે શુદ્ધ રાખે વસ્તુ છો આ સંસારના સર્વ સંબંધો શુદ્ધ રાખે વસ્તુ છો આ સંસારના સર્વ સંબંધો દુઃખના વચ્ચે આ સંસારના સર્વ સંબંધો ડાયવર્ટ થનાર છે જો કરું હું અભૂત આ સંસારની સરળ ગંજારો મૂર્ખ સ્વરૂપ તે હું અભૂત છું હું દુઃખમાં છું હું દુઃખમાં છું હું દુઃખમાં છું માન વચન કાય થોડા સ્વરૂપી છે હું દુઃખ સ્વરૂપી છું સદા વિચારક સત્ય થઈ રહ્યો સંપૂર્ણ શુદ્ધ છું સર્વા શુદ્ધ છું સત્ય થઈને હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વા સર્વે કલ્યાણો સંપૂર્ણ શુદ્ધ ગુણો સર્વામ શુદ્ધ ગુણો જ્ઞાન કરનારી અનંતા ગુણો શક્તિ હું સંપૂર્ણ શુદ્ધ સંપૂર્ણ શુદ્ધ ગુણો અનંતતા દેવની જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાનો સંપૂર્ણ શુદ્ધો સર્વાંગ શુદ્ધો અનંતા દેવની જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં સંપૂર્ણ શુદ્ધનું સર્વાંગ શુદ્ધો પરિણમેલી અનંતી અવસ્થાઓ સંપૂર્ણ શુદ્ધ છું સર્વ અનંતા દેવની જાગરામાં અનંતી અવસ્થામાં સંપૂર્ણ શુદ્ધ છું સર્વ છું અનંત વ્યવસ્થાઓ સંપૂર્ણ કરવાનું પુસ્તકો અનંતા રસ્યોને ગોવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં સંપૂર્ણ પુસ્તકો કરવાનું પુસ્તકો બધા વ્યક્તિઓને ગોવામાં મળી રહેલી અનંતી અવસ્થામાં સંપૂર્ણ સુખનું કરવાનું સૂચવ્યો અનંતા વ્યક્તિઓને ગોવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં સંપૂર્ણ સુખનું કરવાનું સૂચવ્યું નિજ તત્વ નિજ ગુણ નિજ અવસ્થાનું સંપૂર્ણ શુદ્ધત્વનું કરવાનું શીખ્યો નિજ તત્વ નિજ ગુણ નિજ અવસ્થાનું સંપૂર્ણ શુદ્ધત્વનું કરવાનું શીખ્યો દ્રવ્ય ગુણ પર્યાય સંપૂર્ણ શુદ્ધત્વનું કરવાનું શીખ્યો દ્રવ્ય ગુણ પર્યાય જેવું સંપૂર્ણ શુદ્ધતું કરવાનું શુદ્ધતું સ્વસ્વરૂપે કર્યા હો સંપૂર્ણ શુદ્ધતું કરવાનું શુદ્ધતું પોતાના ગુણ કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું કરવાનું શુદ્ધ છું પોતાના ગુણધર્મે કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું ધરવા શુદ્ધ છું પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી મારો એક પણ ગુણ પ્રકૃતિ મારામાં પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી મારો એક પણ ગુણ નથી પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી ગુણે કરી બનીને સર્વથા જુદા છે ગુણે કરી બંને સર્વથા જુદા છે કામિત્ય ભાવ ને લઈને ક્રાંતિ ઉત્પન્ન થાય છે કામિત્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે જ્ઞાની પાસેથી જ્ઞાન હોવાથી નાશ થાય છે જ્ઞાની પાસેથી જ્ઞાન કરવાથી નાશ થાય છે મન વચન કાયાના તમામ વેપારમાં ભાવો શ્રવણતા માન રતન કાયાના તમામ લેખભાઈમાન ભાવથી હું સર્વતા નિર્લેપ છું માન રતન કાયાના તમામ લેખભાઈમાન ભાવથી હું સર્વતા નિર્લેપ છું મન વર્તન કાયાના તમામ દેખભાળમાં ભાવોનું સર્વતા વિવેક વસ્તુ દેખભાળમાં ભાવે પ્રાકૃત ભાવો જળ ભાવો છે અને હું ચેતન ભાવ વાળો છું મન વર્તન કાયાના તમામ દેખભાળમાં ભાવ કરતા વિનય પત્તો મન વચન કાયાના તમામ વેપારમાં અવતું સરળતા વિનય પત્તો મન વચન કાયાની તમામ સંગીક્રિયાઓથી હું સત્સંગ સંગ છું માન વર્તન કાયાની તમામ સંગી ક્રિયાઓનું સર્વ અસંગ માન વર્તન કાયાની તમામ સંગી ક્રિયાઓનું સર્વ અસંગ માન વર્તન કાયાની તમામ શકું કારણ કે હું તપસ્યા કારણ કે હું સ્વ પર ચંદ્ર કાયાની અવસ્થા માત્ર કાર્યની અને તે વ્યવસ્થિત ભાવે છે અવસ્થા માત્ર કાર્યની છે માન રતન અવસ્થા માત્ર પ્રસન્નતા કોઈ બાપો રસ્તા છે માન અવસ્થા માત્ર પ્રસન્નતા છે તેનો કોઈ બાપો રસ્તા નથી વ્યવસ્થિત છે સૂક્ષ્મ સંસ્કૃતિની તમામ સંસારી અવસ્થાઓ ગાતા કરતા વાતો સંકોચ વેડકવું આનંદ સ્વરૂપ તમામ સંસારી અવસ્થાઓ નાતા કરતા વાતો सम को हीनस को आनंद को स्वरूप તમામ સંસારી અવસ્થાઓનો દાખલા કરતા માત્ર શ્રમ કો આનંદ સ્વરૂપ સુખે સૂક્ષ્મ સંસ્કૃતિ તમામ સંસારી વ્યવસ્થાઓનો જ્ઞાતા શ્રદ્ધા માત્ર છું સંકોચ નિરસ છું કેવળ જ્ઞાન સ્વરૂપ છું કેવળ જ્ઞાન toda vez